દેવાની જે ઘરમાં યોજના થશે પરસ્પર સુ પ્રાપ્ત છે તમને રખપતા जय सच्चिदानंद जय जय सच्चिदानंद जय જય શ્રી જય શ્રી સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી આપણે જે જે એવિડન્સ રૂપકમાં આવે છે એ અગાઉના જન્મમાં સહી કરી હોય છે આપણે કે આવું આવું જોઈએ એવી રીતે અત્યારે પણ જે આપણે વ્યવહારના કામો છે એ પણ આપણી પોતાની સિગ્નેચર હોય છે એવી રીતે દરેક પ્રસંગ મૃત્યુ પણ પોતે સહી કરી દેવા વગર આવતું નથી પોતે જ્યારે પીડાથી કંટાળી જાય ત્યારે કે ભગવાન હવે તો છૂટીએ તો સારું એટલે આ રીતે સહી થઈ જાય છે પછી જ એ પ્રસંગ બને છે જય સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી એડવાન્સ ઇન્કમ ટેક્સની માફક સહી પહેલીને મરણ પછી એડવાન્સ ઇન્કમ ટેક્સની માફક સહી પહેલીને મરણું પછી સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં પહેલી ને મરણ પછી એડવાન્સ ઇન્કમ ટેક્સની માફ સહી પહેલી ને મરણ પછી મરણ તમારી માલિકી છે એમાં કોઈની દખલ નથી મરણ તમારી માલિકી છે એમાં કોઈની દખલ નથી જ અસહ્ય વેદને સૂક્ષ્મ સહી કરે ભાવ મહી આ ભવમાં જ અસહ્ય વેદને સૂક્ષ્મ સહી કરે ભાવ મહી દાદા ભગવાનના અસીમ જય જયકાર હો Dadavadvani. કાલે જે વાર્તાલાપ થતો અસીમ જય જયકાર માટેનો એને વચમાં એક નવો કોઈ દાદા આવે ને કોઈ વ્યક્તિ તો એને કે આ બોલો પછી પછી પાછા કહે કે અમે પણ અમારી ત્રણસો છપ્પનની ત્રણસો સાઠ કરવા માટે અમે પણ બોલીએ છીએ અમે પણ આ બોલીએ છીએ પછી પાછા સામી વ્યક્તિને શું કે તમારી બી એક બે તો ખૂટતી હશે ને છે તમારી એકાદ બે તો ખૂટતી હશે ને તમે બોલો ચાલ પૂરું કરીએ આજ કરો સહી કરી દીધા સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું એડવાન્સ ઇન્કમ ટેક્સની માફક સહી પહેલી ને મરણ પછી એડવાન્સ ઇન્કમ ટેક્સની માફક સહી પહેલી ને મરણ પછી મરણ તમારી દખલ નથી મરણ તમારી મારી છે એમાં કોઈ દખલ નથી આ ભવમાં જ સહી હવેદને સૂક્ષ્મ સહી કરે ભાવ મહી આ ભવમાં જ સહી તું નથી ભગવાન છૂટાય તો સારું અહીંથી હવે સહન થતું નથી ભગવાન છૂટાય તો સારું અહીંથી મન વાણી આ ભાવ સહિત જીવડો નીકળે જો મહિતી મન વાણી જગતમાં બનતું નથી સહી કરી વિના કોઈ કામ જગતમાં બહાર પડે છે ઇન્સિડન્ટ સૂક્ષ્મ ગુહ્ય ઈડંસોથી બહાર અંદર પાર્લામેન્ટરી પદ્ધત ચિત્રી કાઢે કે ઇન્સ્ટન્ટ અંદર પાર્લામેન્ટરી પદ્ધત ચિત્રી કાઢે કે ઇન્સ્ટન્ટ નાનકડી યાત્રા માટે પણ કરીએ આપણે તૈયારી નાનકડી યાત્રા માટે આપણી તૈયારી મોટી જાત્રાના ચિહ્નો છે વિસ્તર ખાટલી રોગાદી મોટી જાત્રાના ચિહ્નો છે વિસ્તર ખાટલી રોગાદી સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી સહી કરી દીધા વિના કોઈ કામ એડવાન્સ ઇન્કમ ટેક્સ માફક સહી પહેલીને મરણ પછી એડવાન્સ ઇન્કમ ટેક્સની માફક સહી પહેલી કહી રાખે કે તારે છૂટવું હોય ત્યારે છૂટજે દેવને કહી રાખે કે તારે છૂટવું હોય ત્યારે છૂટજે આયુ કરમ પૂરા થઈ જાતા ઉદગલથી જીવડો છૂટશે આયુ કરમ પૂરા થઈ જાતા ઉદગલતી જીવડો છૂટશે રામ કિશન ને મહાવીર નાએ ઉદગલમાં આત્મા જ હતા રામ કિશન ને મહાવીર નાએ ઉદગલમાં આત્મા જ હતા માતે વ્યક્ત થયા ભગવત રૂપી પ્રકૃતિમાં પરમાત્મા તે વ્યક્ત થયા સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી સહી ટેક્ષની માફત ભરી પહેલીને મરણ પછી એડવાન્સિંગ મરણ પછી આપણું મૂળ સ્વરૂપ અમર છે કાયાને છે મરણાદી આપણું મૂળ સ્વરૂપ અમર છે કાયા હળી જશે ભય જન્માની સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી એડવાન્સ ઇન્કમ ટેક્સની માફક પછી જય સચ્ચિદાન સાયન્સ થોડું સમજાવો કવિરાજ આ સાયન્સ શું છે આની પાછળ સાયન્સ કયું ગયું કલ કલ્પે દેવો કલ્પશક્તિ પહેલાં હૈયે તો જ અત્યારે હૈયે પણ પહેલાં હતા તે આજે નથી રહી શક્યા એટલે પહેલાંનો અત્યારનો ઓળખાતો નથી હમ બાકી પહેલાંનું આખી સાયન્ટિફ સાયન્સ સાથેની સંયુક્ત થઈ ગયેલી હમ નોન ડિજિટલ નોન ડિજિટલ સહી એ પોતે આ ડિજિટલ વર્લ્ડમાં આ રીતે જન્મ જમવું જન્મવું પડે છે ડિજિટલ વર્લ્ડમાં જન્મવું પડે છે શું કરીશું કહો નથી આવતો અવાજ જરાક બરાબર ના એ નહીં ભાવ હે ત્યાં પાછળ સંભળાય છે આપને આપને સંભળાય બધાને બસ આપ સારી રીતે સંભળાય છે સારી રીતે સંભળાય છે શું કરીશું કહો બોલા સુંદર પ્રસંગ પતી ગયા આ ત્રીજો દિવસ જીવન દર્પણ હમ એટલે દાદા ભગવાનનું જીવન દર્પણ એટલે આપણે જ આપણું દર્શન કરી લઈએ એવું થયું બધું સુંદર બહુ સુંદર જયેન્દ્રભાઈ ઘણું જબરદસ્ત એમની એકસો ત્રીસ બાળકો હતા સ્કૂલના અને આપણે મોટા સાથે આવે છે બધા થોડાક એ બધા કવિરાજ પેલું સથવારો રાધેશ્યામનું જોયેલું આપે શું ગજબ કર્યું છે આપણે જયેન્દ્રભાઈનું જયેન્દ્રભાઈ બધું જ શું ગજબ કર્યું છે એને અને એને સેટિંગ કર્યા હતા ને બધા ટાઈમ જ નહોતો જાય એક જ સેટિંગ ફટાફટ ફટાફટ બધા શું તૈયારી માગે બધા જોયું હશે મોટાભાગના એ મોટાભાગના અને સરીબેન કહે છે કે પાછું અહીંયા આપણે હોલ પર આપવાનું છે કે છે હોલ પર આપવાનું છે એવું કહે છે સથવારો રાધે શ્યામનો કમુબેન કઈ ગયા દાદાજી હે દાદાજી કોણ કાંતિભાઈ સાહેબ બોલો દાદાજી આ પદનો પરમાર્થ સમજાવવા કૃપા કરો શું કહ્યું આ પદનો પરમાર્થ શું પરમાર્થ આ પદનો આ પદનો પરમાર્થ આપ સમજાવો એમ કહે છે શોર્ટમાં પરમાર્થ શું હોય આપણે છીએ કાયમના અને નથી એમાં થઈ પડ્યા હતા એનું આ તોફાન બીજું શું તોફાન એટલે મરણથી બધા ડરે છે ખરા પણ નિરાતે જીવે છે ને બધાય છેક છેલ્લે સુધી રહ્યા કરે હું પણ કોઈનું ચાલ્યું નથી ચક્રવર્તી પણ હોય ગમે તે હોય આપણે કહીએ કે હું આ વખત આમ મળ્યો તો આજ બચી ગયા તો આમ તેમ બધું ઘણું કહીએ એને જે વિજ્ઞાન કહ્યું આખું વિજ્ઞાન એના એવિડન્સીસ ભેગા થઈ જાય ગમે કોઈ પણ રીતે બહુ સારી રીતે થઈ જાય એટલે તો મહાવીર ભગવાને શક્રેન્દ્ર દેવને સમજાવ્યું કે તમે આવા મોટા શાસન દેવ થઈને તમે આ પૂછો છો આજે કોઈ ક્યારે પણ બન્યું નથી બને પણ નહીં અને બની શકે પણ નહીં એ તમે કહો છો કે થોડા સમય તમારું આયુષ્ય લંબાવો જી અને એ દશામાં છેલ્લી દશામાં તો આયુષ્ય જેવું હોત સવાલ જ નથી જી તો આપણને મહાત્મા એ આ પદમાં મૂકી દીધા છે હે સમાધિ સતત સતત સમાધિ એટલે એની સામે આદિ વ્યાધિ ઉપાધિ તો હોય જ કરે શરીરને બધી ભગવાનને જો ને છેલ્લા છેલ્લા તીર્થંકરત્વ બહુમાં સાડા બાર સુધી હિસાબ બધો સાડા બાર સુધી એક શબ્દનો અરબ નીકળ્યા વગર હા જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ આજે સત્સંગ થઈ ગયો છે આપણે બધો એટલે બીજું શું છે નિરંજનભાઈ શું કામ છે તમારે બોલો છે કઈ આમ જ આરામ બુદ્ધિ बुद्धि प्रकाश आपको क्या है હવે આજે શું કહ્યું બિહારીજી એક આવી છે અરે વાહ આ સ્કૂલ તો બધા ચોક આવી રીતે અમારા સ્કૂલમાં શીખે છે બધા શીખજો કે છે બધા એસે લખી લાવજો બધા આ લોકો લખે કે ન લખે પણ દર વર્ષે પેન આપવાનું આપવાને નક્કી જ છે લક્ષા નહીં થાય ત્યાં સુધી આપીશું ખુલ્લે જરા ને કહી દે આપી દો આપી દો ચોક્કસ ચોક્કસ પહેલું તો આ બધાને પછી તમારે સાંભળવું હોય તો આપણે પાંચ વાગે નીકળી જશું પાંચ વાગે દાદાએ ગુહ્યમાં ગુહ્ય ગુડમાં ગુડ અને એટલી સરળતા એ આપણને બધાને કોઈને પણ આજે અને બધા જંખે તો ખરા જ ને હું જંખે બીજું પદ લે છું બહુ લાવ સરસ બહુ સારું આ એક પદ લઈને પછી અમે જઈશું सन्मुख केवल भी निरन्तर वर्ति ज्ञान पुनम् પ્રગટ સત્યાર્થ દિવાકર શુકલ ધ્યાનાર્થ આમૂળલક્ષ પ્રગટ સત્યાર્થ દિવાકર સતત નિધિ ધ્યાસે કઈ છે કસર તે ગાંઠ જ પરમાણુ નો મે સતત નિધિયાસે કઈ છે કસર તે ગાંઠ પરમાણુ નો મે અનંતાગ્નેય રૂપી અંતર તે પર સ્થિર દ્રષ્ટિથી ગ્રંથ છે अनन्तादेयरू દિલ અલૌકિક આત્મ ઉપદેશે ત્રિગુણાતીત સંસ્કૃત દિલ પ્રતિક્ષણ ઉપકાર સ્મરણ મહામૂળ જ્ઞાનીનું દરજો પ્રતિક્ષણ જગટ મહાતમ ઉરે વરજો જગત બ્રહ્માંડી સમયાસા પ્રગટ માતમ कन सदन्तर शान्ति ॐ सुजम् परत परमार्थ सुखदकं सदन्तर शान्ति ॐ सुजम् जगतनो मार खाइने अपूरौ हारे सुरभिसबन् જગતનો માર ખાઈને અપૂરવ હાર સુરભી સંબંધ અપૂરવ હાર સુરભી સંબંધ અપૂર સામે આવે તે પહેલા સુખ રામે પામે રે ધાર સામે આવે તે પહેલા સુખ રામે પામી આડે આવે તે પહેલા દુખડા મેં વામી દીધા આડે આવે તે પહેલા દુખડા મેં વામી દીધા મારો લાગે મુને ભાર રે જોગીરા મારો તે લાગે મુને ભાર રે જોગીડા ભોગવું કેવું ત્યાગવું આતે કેવું ભોગવું કેવું ત્યાગવું સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને સપનામાં લાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને આંખોમાં ભીનો ભીનો ભાર રે જોગેરા આંખોમાં ભીનો ભીનો ભાર રે જોગીરા કેવું જાગવું રાતે કેવું સુવું ને કેવું જાગવું દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો સત્સંગ આપણો ચાલુ જ રહેવાનો છે બધા આપતા પુત્રોમાં કોને લાભ બાકી કોણ છે ચાલો લઈ લે કે બધા ગોઠો ગોઠો આપની મેળે ગોઠવી જય સચ્ચિદાનંદ નિમેશભાઈ હમણાં ફ્રી છે આપણી પાસે હાજર છે અત્યારે વેરી ગુડ કારણ કે બહુ અચ્છે એમનો યોગ એકદમ ભેગો થાય એવો નથી આવો નિમેશ આનંદ જોરથી તાળીઓ પાડો We want Nimeshanand. We want Nimeshanand. We want નિમેશાનંદ We want Nimeshanand. We want નિમેશાનંદ આ તો સ્કૂલ વાળા છે જે સ્ટ્રાઇક પાડશે राजेंद्र बोला ना सब बोलाते हैं बोला निमेश भाई बोला નિમેશાનંદ જે આવે ત્યાં સુધી હું થોડું લઈ લઉં આ જે લોકોએ પ્રશ્ન લખીને આપ્યા હતા દાદાજીએ કહ્યું કે સત્સંગમાં લઈ લેજો આ પ્રશ્ન લઈ લઈએ પછી લઈએ ભૂલી જવાશે પછી ये तो अलवर वाला का तो आशीर्वाद है दादाजी आपके चरणों में हर साल सैनी हरलाल सैनी अलवर का बार बार नमस्कार नमस्कार नीचे लिखा है दादाजी ने आशीर्वाद कहा है लेके दीपक आनंद जी को चिट्ठी में लिख के दिया है कि आशीर्वाद है उनको हरलाल जी को આ મેહુલા શાહ ગઈ જીતેન્દ્ર રાઠોડ દાદાજી આપ મારા હૃદયમાં વિજ્ઞાન સ્વરૂપ બિરાજમાન થવાની કૃપા કરો તાકી याचकपणु मिट जाए जय सच्चिदानंद એટલે जितेंद्र भाई की भावना अच्छी है और वो दादाजी को प्रार्थना करते हैं कि आप मेरे अंदर पधारो ताकि मेरा जो याचकपणा है वो मिट जाए દરેકની ભાવના તે જ હોય ને એટલે મૂળ વસ્તુ જે છે મૂળ વસ્તુ એ અયાચક છે કેવું છે અને આ મન વચન કાયા જે છે એમાં યાચકપણું છે દરેકનું જે યાચકપણું છે એ જુદું જુદું છે માંગણી એટલે શરીરના જે પરમાણુ જેવા બનેલા છે કે જે માગણી કરે મનની માગણી જુદી વસ્તુ છે અને અંદરથી જે માગણી ઊભી થાય છે એ વસ્તુ જુદી છે એટલે આ યાચકપણું જે છે એ તમામ પ્રકારનું યાચકપણું જાય તો વિતરાગતા ખુલ્લી થાય હવે મહાત્માઓની દશા અત્યારે કેવી છે તો કે પોતે શુદ્ધાત્મા તરીકે છે પણ એના મન વચન કાયા જે છે એ ભૂલવાળા છે કેવા છે ભૂલવાળા એટલે જેવો કચરો ભર્યો છે એ કચરો બહાર આવે છે એને નક્કી એવું કર્યું છે કે મારે આ કશું જ જોઈએ નહીં દરેક વ્યક્તિને પણ એવું જ હોય છે તમે જોજો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ પાસે માગવાનું ગમતું નથી ગમે કોઈને ગમે કોઈને ગમે નહીં કોઈને કોઈને વઢવાનું પણ ગમતું નથી હવે નક્કી શું કરવાનું છે માંગવાનું ગમતું નથી એ હકીકત છે પણ છતાંય આપણાથી એવું નક્કી ના થાય કે મારે કોઈનો પણ સહારો લેવો ના પડે મારે કોઈની પણ મદદ લેવી ના પડે એવી શક્તિ મંગાય નહીં કારણ કે આ જે શરીર છે એ કોની સાથે કેવી રીતે કેવા હિસાબથી બંધાયેલું છે અને આગળનો સંજોગ શું છે કોણ કોના સહારે હોય કોણ કોના સહારે રહેવું પડે કાંઈ ખબર નથી માટે ક્યારેય એવું નક્કી ના થાય કારણ કે આપણે જે નક્કી કરીએ છીએ એ આપણી સત્તામાં નથી એવું નક્કી કરીએ છીએ જે વસ્તુ પર પરાધીન છે એ ભાગમાં આપણે નક્કી કરીએ છીએ કે મારે હવે કોઈની જોડે ક્રોધ કરવો જ નથી મારે હવે બોલવું જ નથી એ જે અંદર નક્કી થાય છે હમણાં જ એક જણની જોડે વાત થઈ કે ઓફિસમાં મારે ના બોલવું હોય તોય બોલાઈ જાય છે હું ઘેરથી નક્કી કરીને જઉં છું કે છે કે મારે કોઈની જોડે બોલવું નથી કંઈ પણ થાય તોય મારે બોલવું નથી ક્રોધ કરવો જ નથી એવું નક્કી કરીને જઉં છું છતાંય કજે થઈ જાય છે પછી કે જે મને બહુ અસર રહ્યા કરે છે કેમ ડિપ્રેશન રહ્યા કરે છે કે કે આ નક્કી કર્યું છતાં આવું કેમ એટલે પછી એને સિદ્ધાંત સમજાયો કે આપણું જે નક્કીપણું છે એ ખોટી જગ્યાએ છે એક બાજુ આપણે એમ બોલીએ છીએ કે વાણી પર ને પરાધીન છે સ્થૂળ સંયોગો સૂક્ષ્મ સંયોગો વાણીના સંયોગો પર ને પરાધીન છે એવું બોલીએ છીએ અને બીજી બાજુ એમાં આવું નથી કરવું એવું નક્કી કરીએ છીએ કેટલો વિરોધાભાસ છે તો ખરેખર નક્કી ક્યાં રાખવાનું છે તો કે જે કોઈ પણ સંજોગ આવે એ સંજોગનો મારે સંભાવે નિકાલ કરવો છે અને વ્યવસ્થિત શક્તિ જ કરતા છે આ સમજ રે એવી હે દાદા ભગવાન મને શક્તિ આપો એટલે આ પુરુષાર્થ ભાગમાં છે શામાં છે આ નક્કી કરી શકો કે ગમે તે સંજોગ આવે ગમે તેવો સંજોગ આવે પણ એ સંજોગમાં મારે સંભાવે નિકાલ કરવો છે અને વ્યવસ્થિત શક્તિ જ કરતા છે આ સમજ મને કાયમ રહો એવી હે દાદા ભગવાન મને શક્તિ આપો આ નક્કી કરાય કે ના કરાય પણ આપણે અવળું નક્કી થાય છે અને જે જે ભાગમાં આપણી સત્તા નથી એ ભાગમાં નક્કી કરવા જઈએ છીએ અને એમ થાય છે કે હું આટલી બધી શક્તિ માગું છું આટલું બધું નક્કી કરું છું તોય રહેતું કેમ નથી એટલે આ વિજ્ઞાનને વિજ્ઞાનની રીતે સમજવું પડશે અને વિજ્ઞાન એ સમજણ છે એ ક્રિયા નથી ભલે બોલે છે કે સંભાવે નિકાલ કરો પણ છતાંય એમાં ક્રિયા નથી સમજાય એટલે મહાત્માઓ બધા વાત કરજો કંઈ પ્રશ્નો ઊભો થાય કે જાણવાની ઈચ્છા હોય તો વાત કરી શકે એટલે અમારા લોકોને ટ્રાવેલિંગ કરવાનું બહુ થાય ગાડીમાં એટલે મેં ઓબ્ઝર્વ કર્યું કે રસ્તા ઉપર કૂતરું મરી ગયું હોય એનું મળદું શરીર પડેલું હોય તો એ કોઈ પણ ગાડીવાળો જાણી જોઈને એ મરેલા કૂતરા ઉપર પણ ગાડી ચલાવશે નહીં ચલાવે જો એની નજર પડે તો તરત બ્રેક મારી નામ સાઈડમાંથી લઈ લે છે એટલે આ હિન્દુસ્તાનનું વ્યક્તિનું હાર્ટ એટલું ડેવલપ છે એટલું સોફ્ટ છે કે મરેલાને પણ મારવા માગતા નથી એટલે ભાઈ રીઝન ખબર પડે જે દાદા ભગવાને કહેલું કે આજે હિન્દુસ્તાનમાં જન્મ્યા છે એનું જે ડેવલપમેન્ટ છે આંતરિક તો એ આંતરિક ડેવલપમેન્ટ જે છે તો કે એ અહિંસા એની જેટલી ડેવલપ થઈ અહિંસા એટલે જેટલી અહિંસા એ સૂક્ષ્મતા એ સમજે સૂક્ષ્મતા એ જેટલી સમજે એ એની ડેવલપમેન્ટની નિશાની છે અહિંસા પળાય ના પડાય એ જુદી વસ્તુ છે પણ એનું જે આંતરિક ડેવલપમેન્ટ તો કે એની સમજણમાં છે કે આ ના જ હોવું જોઈએ પ્રશ્ન છે જય સચ્ચિદાનંદ પાંચ સમવાય કારણ પ્રારબ્ધ પુરુષાર્થ नियति काल स्वभाव एक साथ होने पर घटना घटती है इसमें पुरुषार्थ यह लौकिक पुरुषार्थ है या आध्यात्मिक पुरुषार्थ और यदि लौकिक पुरुषार्थ है वह टोटल डिस्चार्ज है या इसमें परिवर्तन हो सकता है और किस प्रकार से है यह प्री डिसाइडेड है कि संयोगों के निमित्त संबंध के अधीन है शांतिलाल कोठारी कौन है आइए आगे आइए आगे आने दीजिए हम्म। जय संतीलाल जी पहली बार आए के आते हो सत्संग में केलनपुरी आया था केलनपुरी आए थे तो इसमें पुरुषार्थ समझना है आपको हाँ, क्या समझना है व्यवस्थित शक्ति जो है हाँ तो आवाज बढ़ाइए उनका व्यवस्थित पांच समवाय कारण जो है उनको इकट्ठा करने का काम व्यवस्थित शक्ति का है हम्म। और जो परिणाम आता है वो उसको व्यवस्थित बोलते हैं पर व्यवस्थित पांचों समवाय कारण को एक साथ संयोग को इकट्ठा करती है अब इसमें जो पुरुषार्थ है तो वो लौकिक पुरुषार्थ है या जो आध्यात्मिक पुरुषार्थ जो हम वर्ल्डली लैंग्वेज में एफर्ट्स बोलते हैं हम्म। तो वो है क्योंकि जैसे स्वभाव है तो स्वभाव तो प्राकृतिक स्वभाव को बोला मूल स्वभाव नहीं है बराबर मूल आत्मा का स्वभाव नहीं बताया प्राकृतिक स्वभाव है कि नीम के पेड़ के पास जाते हैं कि मुझे आम दो तो उसका स्वभाव नहीं आम देना हम्म। तो यहाँ पे जो पुरुषार्थ है ये लौकिक पुरुषार्थ है या आध्यात्मिक पुरुषार्थ है क्योंकि पुरुष जगने के बाद में ही सच्चा पुरुषार्थ होता है तो ये तो यहाँ क्या संदर्भ में है और आपने ज्ञान लिया हुआ है हाँ ज्ञान लिया हम्म, बराबर तो ये पांच समवाय कारण मिलने से काम होता है बराबर तो उसके लिए ये शांतिलाल जी जो भी प्रयत्न करते हैं मान लो के लड़की की शादी करनी है तो उनके लिए शांतिलाल जी जो प्रयत्न करते हैं रिश्तेदारों को बोलते हैं इसको कहते हैं उसको कहते हैं सबको बोलते हैं ना बराबर तो ये व्यवहारिक पुरुषार्थ है क्या है व्यवहारिक पुरुषार्थ व्यवहारिक पुरुषार्थ ले व्यवहार से उसको व्यवहारिक पुरुषार्थ बोलते हैं बराबर लेकिन दरअसल ज्ञानी की दृष्टि से भी ये पुरुषार्थ नहीं है डिस्चार्ज है डिस्चार्ज है हम्म। लेकिन जगत की भाषा में जगत के लोगों को समझ में आए इसलिए ये बोलना पड़ता है कि शांतिलाल जी शादी करानी है करनी है तो पहले सबको बोलो तो सही इसको बोलो उसको बोलो आपको फिर सब जाना पड़ता है ना शादी में वगैरह में देखने के लिए जग कोई अगर आपको देता है इन्फॉर्मेशन कि यहाँ एक लड़का है तो आपको इसके लिए माहिती जाते हो रिश्तेदार को बोलकर उसका क्या है वो सब इकट्ठे करते हो ना माहिती बराबर तो ये सब व्यवहारिक पुरुषार्थ है क्या है व्यवहारिक पुरुषार्थ व्यवहारिक पुरुषार्थ और व्यवहारिक पुरुषार्थ जो है वो ये पांच समवाय कारण के साथ लपेटा हुआ ही है मतलब कि यहाँ पर दरअसल पुरुषार्थ नहीं है तो दरअसल पुरुषार्थ कहाँ है तो कब बाहर के जितने संजोग मिलते हैं वहां पर दरअसल पुरुषार्थ नहीं है भीतर में जो ये संजोग मिलते हैं या नहीं मिलते हैं अगर संजोग नहीं मिलते हैं तो शांतिलाल जी को क्या क्या असर होती है लड़की की उम्र हुई है और लड़का मिलता नहीं है चार पाँच साल से यहाँ जाते हो वहाँ जाते हो ये करते हो वो करते हो तो लड़का नहीं मिलता है चार पाँच साल से तो उस समय पर शांतिलाल जी को अंदर क्या असर होता है उसका करण में क्या क्या खलबली मचती है वो होती है कि नहीं होती है बराबर तो वो होती है उस समय पर मैं शुद्धात्मा हूँ और ये शांतिलाल जी के अंतस्करण में ये खड़बड़ाहट होता है और शांतिलाल जी को जो अंदर रहता है कि कब मिलेगा लड़का कब मिलेगा कब मिलेगा तो ये ये जो स्वाभाविक चिंता रहती है तो वो शांतिलाल जी को होता है और मैं शुद्धात्मा हूँ और शांतिलाल जी को जो होता है वो व्यवस्थित शक्ति के अधीन हो रहा है बराबर क्योंकि हम जैसा संजोग चाहते हैं वैसा मिल नहीं रहा है कभी कभी तो ऐसा होता है कि 90 परसेंट करेक्ट हो जाता है हाँ हाँ फिर ऐसा आता है कि हम बाद में आपको बताएंगे अभी हमारी इच्छा नहीं है तो उस समय पर भी जो जो निमित्त है आपको ऐसा लगता है कि ये निमित्त के कारण उन्होंने ना बोल दिया है या मैंने मेरे फ्रेंड को बताया कि भाई उनके घर जाकर आप तपास करना उसने कुछ किया नहीं बराबर जवाब नहीं दिया इसके कारण ये सब हो गया तो ये बाहर के जितने भी संजोग कसूरवार दिखते हैं उन सभी के लिए भी ये शांतिलाल जी की ही भुगतान है ये व्यवस्थित शक्ति ने ऐसा संजोग मिला दिया है हाँ, मेरा प्रश्न यह है कि जो पांच समावय कारण जो फेडरल कॉजेज है हाँ। संघीय कारण ये तो ज्ञानी के लिए भी है और अज्ञानी के लिए, लिए, लिए है बराबर और व्यवस्थित की आज्ञा तो ज्ञान प्राप्ति के बाद ही अप्लाई होती है अभी एक प्रोफेसर अपने बच्चों को पढ़ाता है हम्म। ज्ञान नहीं लिया है बराबर तो वो बच्चों पे मेहनत करता है अपना वचन बल यूज करता है और उसकी सिद्धि से निमित नैमितिक बच्चे में जागृति उत्पन्न होती है और परिणाम आता है तो वो पुरुषार्थ करने जैसा और वो पुरुषार्थ तो लौकिक पुरुषार्थी है ना वो तो लौकिक पुरुषार्थी है हाँ तो महात्माओं के लिए और जिन्होंने ज्ञान नहीं लिया है जो जो लोक में घटना घट रही है हम्म। तो उसमें तो भ्रांति वाला पुरुषार्थी है ना व्यवहार पुरुषार्थी है ना व्यवहार पुरुषार्थी है हाँ अभी शांतिलाल का प्रश्न ये है कि वो पुरुषार्थ डिस्चार्ज है या उसमें फेरफार संभव है नहीं जिन्हों के पास ज्ञान दृष्टि नहीं है वो लोग ये बाहर का जो भी पुरुषार्थ करते हैं वो करने वाला मैं हूँ ऐसी बिलीप के साथ करता है करता भाव से हाँ कर्ता भाव से करता है इसलिए उनके लिए वो पुरुषार्थ हो गया और वही अगर हम हैं और महात्मा है और प्रोफेसर है तो हमारे लिए वो डिस्चार्ज पुरुषार्थ हो गया महात्माओं के लिए महात्माओं के लिए क्योंकि उसमें वो जो भी करता है पढ़ाता है समझाता है उसका भाव है फिर भी महात्मा के लिए वो डिस्चार्ज पुरुषार्थ हो गया बराबर अभी प्रश्न कि दो तरह की शक्ति है प्रज्ञा शक्ति और अज्ञा शक्ति है हम्म। जो अहंकार की अज्ञान की जो शक्ति है वो अज्ञा शक्ति है संसार उसके आधार पे चल रहा है और प्रज्ञा शक्ति हमें मोक्ष मार्ग की तरफ आगे बढ़ाती है बराबर अभी ज्ञान लेने के बाद में जब हमारा अहंकार निर्जी हुआ तो अग्नि शक्ति शक्ति विलय हो गई नहीं अज्ञा शक्ति सिर्फ अहंकार निर्जीव हुआ है लेकिन अज्ञा शक्ति जो है ये देह के साथ बिल्टअप है डिस्चार्ज रूप में है अभी बिल्टअप है इसके साथ हम्म। और प्रज्ञा शक्ति है वो आत्मा में से छुट्टी पड़ी हुई ज्ञान लेने के बाद ये एक शक्ति है वो बाहर निकालने के लिए प्रयत्न करेगी और अज्ञा शक्ति है वो संसार में खींचने का प्रयास ये दोनों का द्वंद्व युद्ध चलता ही रहता है बराबर है तो खरेखर अपने जो परिणाम है जैसे कृपालु देव ने भी कहा था कि देह नियम में रहे वाणी सयादवाद हो और मन निग्रंथ हो तो ऐसी जब अगर हम लोग महात्मा लोग भावना करते हैं तो तो उसका परिणाम इस जन्म में मिल सकता है हाँ क्योंकि महात्माओं का जो है वो उसकी जो भावना है ये जो हम आज्ञा का पालन करते हैं नव कलमों की भावना करते हैं ये प्रतिक्रमण करते हैं तो ये ये ऐसा कर्मचार्य होता है जो मोक्ष में ले जाने वाला मतलब के ज्ञान आपका खिले और आगे ऐसा निमित्त मिले कि जिसकी वजह से वो मोक्ष में सीधी तरह सीधे से चला जाए तो ये भाग रहता है उसका जो भाव है आज्ञा का पालन का हम्म। और प्रतिक्रमण है वो सब है मतलब कि अभी हम संपूर्ण रूप से अकर्ता नहीं है प्रतीति रूप में करता हो अभी तक हाँ अनुभव स्टेज का बाकी कारण स्वरूप हम्म। भगवान की दृष्टि में हम अकर्ता हुए क्योंकि भान हुआ कि मैं शुद्धात्मा हूं वो ज्ञानी की कृपा से भान हुआ है लेकिन अभी आप वो रूप हुए नहीं है हो रहे हैं क्या है बराबर हो रहे हैं तो हो रहे हैं और होने का बाकी है वो दोनों के बीच में जो है तो वहाँ ऐसा तैयार हो रहा है कि वो आगे आगे आपको ले जाएगा अभी लास्ट प्रश्न ये है कि जो अग्नि शक्ति है खरेखर अग्नि शक्ति करता है अज्ञान अवस्था में तो के कोई अहंकार करके कहे कि मुझे जैसे बहुत सारा मोटिवेशन क्लासेस चलती इंस्पिरेशन का चलता है अलग अलग पूरा एक बहुत बड़ा बिजनेस है वर्ल्ड ओवर तो मोटिवेटर्स हम्म। तो होते हैं वो खरे कर कुछ परिणाम में फेरफार कर सकते हैं या निमित नैमित्तिक उनका वचन बल कुछ काम करता है या कर अग्नि शक्ति का कुछ है या खाली मान्यता मात्र है तो के अज्ञा शक्ति का भी वो निमित नैमित रूप काम करती है हम्म। वो निमित्त जैसा है और नैमित्तिक है तो उनको वो अगर मोटिवेशन देता है कुछ समझ में बात कहता है और उसको समझ में आती है तो वो उसका पुरुषार्थ शुरू हो जाता है हम्म। मान लो कि कोई महात्मा लोग है वो किसी आपता पुत्र के साथ बैठते हैं और बातचीत करते हैं और उसको उसका जो प्रश्न है उसका खुद का जो जाहिर में नहीं कह सकते ऐसा प्रश्न वो पूछते और उसको मार्गदर्शन मिलता है तो उस हिसाब से उसका जीवन और उसका पुरुषार्थ शुरू हो जाता है तो ये नैमितिक रूप से मोटिवेट करता है दादाश्री तो- स्वतंत्र रूप से नहीं स्वतंत्र निमित नैमित रूप निमित तो दा, दादाश्री ने जो अपने कहा कि अपने तो समझन बदलने का है तो समझन बदलेंगे तो वर्तन में अपने आप आएगा हाँ तो वो इसी जन्म में वर्तन में आ जाएगा या नेक्स्ट नेक्स्ट बर्थ में आएगा नहीं जैसी आपकी समझ बदलती है तुरंत ही वर्तन शुरू हो जाता है बराबर मान लो आपको यहाँ से अहमदाबाद जाना है आपको मालूम नहीं है गाड़ी लेके आप निकलते हो तो आप दूसरी साइड पे चले जाते हो जब आपको पता चलता है कि ये रोड अहमदाबाद नहीं जाएगा ये तो पुणे जाता है जैसा आपको आपकी गलती का एहसास हुआ तुरंत ही फिर वर्तन बदलेगा कि नहीं बदलेगा बराबर यू टर्न ले लेंगे वहां से तुरंत ही यू हम्म। टर्न मान लो कि नहीं मिलता है हम्म। दो किलोमीटर आगे यू टर्न है हम्म। दो किलोमीटर आप जाते हो सही पुना की ओर पर भाव यू टर्न का हो गया हाँ। तुरंत ही आप अहमदाबाद की ओर मुड़ गए गाड़ी मुड़ी या नहीं मुड़ी लेकिन आपका जो बर्तन है वो भीतर से तो बदल ही गया हाँ, तो अपने जो कहते हैं ना कि पांच इंद्रियों से जो जो भी नजर में आता है ये संपूर्ण डिस्चार्ज है पूर्व पूर्व का चार्ज किया हुआ है हम्म। और जब अपन समझन बदलने जाते हैं तो ये भी समझन बदलना भी डिस्चार्ज का ही पार्ट है तभी वर, तभी बर्तन में फर्क हो रहा है समझण जो है वो ज्ञान का फल है बराबर है जैसी आपको समझ मिलती है जैसा आपको ज्ञान मिलता है उस हिसाब से आपकी समझ हो जाती है ये निश्चय पुरुषार्थ के अधीन है हाँ ज्ञान सही तो अपने आप समझ सही हो जाती है तो पुरुषार्थ है वो व्यवस्थित के अधीन नहीं है और ये ये पूरा सच्चा पुरुषार्थ है क्या समझ समझ लेना ये सच्चा पुरुषार्थ समझने का ये मार्ग जो है वो समझने का ही है हम्म। और आप सही तरह से समझ गए तो आपका पुरुषार्थ सच्चा शुरू हो गया बराबर है जब तक आपकी समझ कच्ची है जितनी भी कच्ची है वहां तक आपको शंका कुशंका भय वगैरह लगता ही रहेगा बराबर तो ये व्यवस्थित के अधीन नहीं है ये नहीं। वाला ये वाला पुरुषार्थ व्यवस्थित के अधीन नहीं है नहीं नहीं तो जो पांच समावेय कारण में जो पुरुषार्थ है वो भ्रांति वाला पुरुषार्थ है व्यवहार हाँ। पुरुषार्थ है और आध्यात्मिक पुरुषार्थ सच्चा पुरुषार्थ तो अपने ये अक्रम विज्ञान में भी जो पुरुषार्थ भाग है वो खुला है खुला है व्यवस्थित के अधीन नहीं है नहीं नहीं, नहीं नहीं नहीं नहीं नहीं अगर सब व्यवस्थित के अधीन है तो फिर मुक्त कहाँ से होंगे बराबर उसका जो समझने का जो भाग है उसका जो पुरुषार्थ भाग है आप नक्की करते हो मान लो कि आपको बार बार क्रोध आ जाता है बराबर नहीं करना चाहते हो फिर भी क्रोध आता है तो उस समय पर आपको ऐसा होता है कि ये नहीं होना चाहिए और इसके लिए प्रतिक्रमण करते हो तो ये पुरुषार्थ है आपका और यही पुरुषार्थ धीरे धीरे धीरे धीरे बढ़ता जाएगा बराबर hmm. ये पुरुषार्थ है लेकिन रिलेटिव रियल पुरुषार्थ है क्या है रिलेटिव रियल पुरुषार्थ हाँ रियल रियल पुरुषार्थ में तो जो भी होता है उसके क्या पसंद वाला या ना पसंद वाला हम्म। वो देखते रहना वो रियल रियल पुरुषार्थ है लेकिन अभी महात्माओं का ये पुरुषार्थ है रिलेटिव रियल रिलेटिव रियल वाला हम्म। प्रतिक्रमण करने का और हाँ। क्रोध क्रोध के कारणों को बंद करना है नहीं बंद करने का नहीं है ये क्रोध मुझे क्यों होता है वो सभी एंगल से उसको देख लेने का है हाँ एनालिसिस करना सामायिक करना एनालिसिस करना और जब आपको कारण समझ में आ जाएगा तो अपने आप धीरे धीरे निकल जाएगा જય સચિદાનંદ જય સચિદાનંદ ધન્યવાદ એટલે આખો આ અક્રમ વિજ્ઞાન જે છે એ આખો સમજણનો માર્ગ છે અને એ સમજણ તમારી પાકી થવી જોઈએ શાબ્દિક રીતે સમજાય કે હું સમજી ગયો પણ એ સમજણ જ્યાં સુધી પાકી ના થાય તમને ત્યાં સુધી એ તમને કામ આપશે નહીં પાંચ આજ્ઞા તો બધાને ખબર જ છે ને નથી ખબર બધાને ખબર છે ને દરેકને એમ લાગે કે હું સમજુ છું પાંચ આજ્ઞા બરાબર સમજું છું અને પાછા બોલે ખરા કારું રહેતું નથી સમજણ એટલે યથાર્થ જેમ છે તેમ ત્યારે એને સમજી ગયો કહેવાય મેહુલા આવી ગઈ કાંઈ વાંધો નહીં એટલે આ relative view point real view point આમ આજ્ઞા લાગે છે નાની પણ આખો સમુદ્ર જાણે કુલડીમાં આપેલો હોય ને એવું છે કે જ્યારે રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ આ બે વ્યૂ પોઈન્ટ જેટલા એક્ઝેક્ટ સમજાય એટલો તમારો એની મેળે જ બધું સવળું થઈ જાય ચશ્મા હોય બરાબર હવે એને ગ્લાસ જ્યાં સુધી પરફેક્ટ ના હોય ત્યાં સુધી પરફેક્ટ દેખાય દેખાય તો એ એ નંબરનું જે સેટિંગ કરવું પડે એ ડૉક્ટર બધું કાઢી એક કાઢે બે કાઢે આમ બતાવે છે ને એટલે એ શું છે કે એક્ઝેક્ટ તમારી જે આંખના નંબર છે આંખની જે સ્થિતિ છે એના હિસાબે એ ગ્લાસ મૂકીને આખું સેટિંગ કરે છે અને જ્યારે એક્ઝેક્ટ સેટિંગ આવે ત્યારે બોલે કે હા હવે બધું દેખાય છે પેલું નાનામાં નાનું પણ વંચાય છે એટલે જ્યારે એક્ઝેક્ટનેસ ઉપર આવે ત્યારે જ અંદર હાશ થાય કે હા બસ હવે બરાબર છે એટલે જ્ઞાની પુરુષ જે કંઈ પણ બોલ્યા છે એ એમને જે સિદ્ધ થયેલું છે એ બોલ્યા છે જગત નિર્દોષ છે ક્યારે એમણે જોયું ત્યારે બોલી શક્યા કે આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં અમને આખું જગત નિર્દોષ દેખાય છે એટલે અમે જગતને નિર્દોષ જોઈને નિર્દોષ છે એવું બોલીએ છીએ દોષિત છે અને નિર્દોષ છે એવું નહીં પણ એ નિર્દોષ જ છે અને અમે નિર્દોષ જોયું છે માટે અમે કહીએ છીએ કે આ જગત નિર્દોષ છે अलोल वाले कुछ बातचीत करने की है हाँ हिंदी में थोड़ा अलोर वाले आम um, माइक चालू कीजिए भाई जय सच्चिदानंद जय सच्चिदानंद समस्त आप पुत्रों को एवं समस्त महात्माओं मुमुक्षों को मेरा कोट कोट बंधन कोट कोट नमस्कार स्वीकार हो सभी एक अपना जो है निमंत्रण पत्र दिया था दादाजी को ताराचंद जी ने संघपति जी ने तो उसका कुछ अगर पहुंच गया पहुंच तो गया ना हाँ पहुंच गया पहुंच ही जाता है दे दिया हमको अच्छा। जो कुछ भी मिलता है और महात्मा लोग बोलते हैं कि पहुंचाना है तो हम पहुंचा ही देते हैं जी मैं तो ये की है कि आप लोगों का आशीर्वाद जो प्राप्त हुआ है उस आशीर्वाद से और आपके इस अक्रम विज्ञान ज्ञान से हम अलवर के महात्मा और मुमुक्षुगण बहुत ही निहाल हो गए हैं और मेरी तो यही प्रार्थना है सब महात्माओं मुमुक्षों से कि इसी प्रकार से बार बार सत्संग में आकर के और अपने मोक्ष की मार्ग को प्रशस्त करें और अलवर में तारीख उन्नीस और बीस अप्रैल का ये स्व कीर्तन अखंड कीर्तन जो है सत्संग है इसलिए सभी वहाँ पधारने कृपा करें जय सच्चिदानंद जय जय सच्चिदानंद બોલો દમયંતીબેન હવે શું કહેતા હતા આ તે પરાશક્તિ મહાભયંકર અનાશક્તિ અભ્યંકર શુક્લ શું કહે છે કવિરા જો એવું છે કવિરાજ તો જે સમજતા છે સમજ સમજશે પણ તમે લોકો શું સમજો છો એ અમારે સમજવું ના પરીક્ષા નહીં જો આમાં આપણે સત્સંગ કરવા બેસીએ છીએ ને તો કોઈની પરીક્ષા નથી કરતા બરાબર છે તમે શું કહો છો સ્વાધ્યાય સત્સંગ છે અમે તો નપાસ થયેલા છે ને અમે નપાસ થયેલા છે અમે ક્યાં પાસ થયા અમે તો નીચે જ બેઠા છીએ તમને તો થોડા ઉપર બેસાડ્યા સાચી વાત છે ને ઉપર બેઠા છે એટલે જોખમ વધારે છે હા જોખમ તો છે જ એટલે જ કે તમારા જોખમને તમે સમજીને અમને જવાબ આપો બરાબર બરાબર નહીતર જોખમ તમને તકલીફ પડશે અમને કઈ વાંધો હા અને આપણે તો બધા એક જ છીએ આમાં કોઈની પરીક્ષા કે કોઈને ઉતારી પડવાની જરાય વાત નથી એટલે પરાસ પરાશક્તિ અને અપરાશક્તિ ના બે અનાશક્તિ એટલે બે પરાશક્તિ જે કહ્યું ને હા તો એની આમે અપરાશક્તિ છે જે રીતે આશક્તિ અને અશક્તિ અને પરાશક્તિ અપરાશક્તિ એટલે પરાશક્તિ એટલે કે જે સંસારમાં ભટકાવનાર છે એ શક્તિ એ કે જે મહાભયંકર છે કે છે શું છે હા એટલે એને એ પરાશક્તિ કે છે આપણી જ્ઞાનની ભાષામાં કેવું હોય તો અજ્ઞાશક્તિ કહી શકીએ આપણી જ્ઞાનની ભાષામાં એને અજ્ઞાશક્તિ કહી શકીએ પણ આ વેદાંતની પરિભાષામાં એને પરાશક્તિ કહે છે અને અપરાશક્તિ એટલે કે જે મુક્ત કરાવનાર છે જે સંસારથી મુક્ત કરાવનાર છે એ અપરાશક્તિ એટલે કે પરાશક્તિ મહાભયંકર અનાશક્તિ આ અભ્યંકર એટલે અનાશક્ત એટલે આત્મા સ્વભાવથી અનાસક્ત છે આ જે છે એ આત્મા માટે છે બરાબર એટલે આત્મા સ્વરૂપે તમે પોતે અનાસક્ત છો અને અભ્યંકર એટલે કે અંદર જે છે કવિરાજ અભ્યંકર એટલે અભય કરનાર અભય કરનાર અભય કરનાર એટલે એ આત્માનો જે સ્વભાવ છે અનાસક્ત સ્વરૂપે બધાને અભયદાન દેનાર છે શુક્લ ધ્યાનાર્થ આ મૂળ લક્ષ એટલે આ શબ્દ છે એ આત્મા માટે છે પાછો એટલે જ્યારથી તમને આ શુદ્ધાત્માનું ભાન થાય ત્યારથી જ એ શુક્લ ધ્યાનની શ્રેણી મંડાવાની શરૂઆત થઈ ગઈ પ્રગટ સત્યાર્થ દિવાકર એટલે કે જ્યારથી હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું એટલે તમામ પ્રકારના જે સત્યો છે જગતના રહસ્યો છે એ ઉજાગર થઈ જાય છે એટલે એને આ દિવાકર એટલે દિવાકરનાર એટલે કે એને પ્રગટાવનાર છે એને ખુલ્લા કરનાર છે સૂર્યનારાયણ બી કહેવાય દિવાકર દિવાકર એટલે કે જ્યારથી તમને આ શુદ્ધાત્મા પદનું ભાન થયું ત્યારથી તમારી અંદર જે જે કંઈ પણ થઈ રહ્યું છે બની રહ્યું છે એ તમને એ પ્રકાશમાં જણાયા કરે છે શું થાય છે જણાયા કરે છે તે કેવો આ શુદ્ધાત્માનો સ્વભાવ છે એવું આ શુદ્ધાત્મા છે એટલે મૂળ તમે આત્મા જાણ્યો તો બાકી તો બધું જ એની મેળે ધીરે ધીરે ધીરે ધીરે એ રહસ્યો બધા ખુલતા જશે હવે એક વાત બીજી આ વાત તો પૂરી થઈ ગઈ બરાબર હવે આપે જે હમણાં કીધું કે કોઈ માણસ નિશ્ચય કરે છે કે મારે કોઈની સેવા લેવી નથી કે મારે કોઈની સાથે આમ કરવું નથી આ જે કંઈ થઈ રહ્યું છે માણસને જ્યારે કાંઈ પણ વસ્તુ આવે ત્યારે એ નક્કી કરે કે મારે આમ ન કરવું જોઈએ અથવા ન જ થવું જોઈએ તો એ એ જે નિર્ણય થાય છે એ વ્યવસ્થિતને આધીન થાય છે કે મારી અંદરનો હવે ભાવ પલટાણો મને સમજાણું કે આ બરાબર નથી ભલે પછી મારાથી એવું થઈ જાય માની લો બરાબર મારે પ્રીતિબેન સાથે નથી જ કરવું પણ પાછું થઈ જાય છે છતાં પણ હું વારે વારે નિશ્ચય કરું જ કે ભાઈ મારાથી આવું ન થાય હવે એ વસ્તુ ન થાય એની પાછળ મારે રૂટકોસ શોધવા જોઈએ કે પછી હું આ પર છે ને પરાધીન છે એ વાક્ય ગોઠવ્યા કરું રૂટકોસ શોધવું પડે અને વિજ્ઞાન દ્રષ્ટિએ જાણવું પડે હા કારણ કે હું જો એવા નિશ્ચય આજે નહીં કરું હું કહું છે વાણી પર છે ને પરાધીન છે તો તો પછી આ બોલવાની મને છૂટ મળી ગઈ ના એવું ક્યાં કહીએ છે ને દાદાએ એવું ક્યાં કહ્યું છે હા એટલે આપણે નિશ્ચય ખોટી જગ્યાએ કરીએ છીએ મારો કહેવાનો મતલબ શું છે કે જ્યાં આગળ આપણું ચાલતું નથી જે વસ્તુ આપણી આધીન નથી ત્યાં નિશ્ચય કરીએ છીએ તો એ નિશ્ચય નકામો જાય છે ના પણ મારે નિશ્ચય યોગ્ય જગ્યાએ થવો જોઈએ તો એનું પરિણામ તમને યોગ્ય મળે હા પણ બરાબર છે કે ધારો કે હવે મારી અત્યારે ઉંમર થતી હોય હવે મને એમ થાય કે મારાથી કોઈની સેવા ન લેવાય એવું મને રે બરાબર મારે કોઈની સેવા ન લેવાય એવું ભાવ રાખું તો દરેક માણસને રે ના પણ એટલે એ નિશ્ચય ખોટો છે એમ હું કહેવા માંગુ એટલે તો મેં પહેલાં કહ્યું કે દરેક માણસને એવી ઈચ્છા હોય કે મારે કોઈની સેવા લેવી ના પડે કે મારે કોઈની કોઈ વસ્તુ જોઈતી નથી માંગવું નથી હવે આ એ દરેકની સમજણના આધારે છે પણ એને જે નક્કી થાય છે ને અંદર કે મારે કોઈની સેવા લેવી જ નથી ના ભાવ રાખવાનો છે લેવી જ નથી એવું તો બને નહીં ને એ સંજોગ નથી એટલે એ ભાવ રાખીએ છીએ એ પણ ખોટી જગ્યાએ છે ભાવ આપણો શું હોય જેને મુક્ત થવું છે તો કે એને ભાવ શું હોય કે કોઈ પણ સંજોગ આવે એ સંજોગમાં હું શુદ્ધાત્મા છું અને આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજ મને રહ્યા કરો આ જગ્યાએ સાચો ભાવ છે પેલું જે છે એ રિલેટિવ ભાવમાં જાય છે એ ખોટી જગ્યાએ છે રિલેટિવમાં છતાંય અત્યારે કેવા સંજોગો હોય છે કે આવા બધા વિચિત્ર સંજોગોની અંદર માણસને પોતાને પોતાના સમાધાન રાખવા માટે અત્યારે શું છે કે જ્યારે અંદર ઊભું થાય કે આ મને આમ કરે ફલાણા મને આમ કરે જે કંઈ અપેક્ષાઓ હોય જ્યારે શરીરની શારીરિક તકલીફ જ્યારે શરૂ થાય ને બરાબર ત્યારે આ બધું ઊભું થાય પણ ત્યારે અગર આ માણસ પોતાના આ રિલેટિવમાં પણ એવો ભાવ રાખે કે કોઈની સેવા ન લેવાય અને સારી રીતે જવાય અમારા અને અમે મેં આ જોયેલું રિલેટિવમાં કે મારા નણંદ ભીમાણી એણે એવું નક્કી કરેલું કે હંમેશા દાદાને કે દાદા તમે મારી સાથે રહેજો મારે કોઈની સેવા ન લેવી પડે મારે કોઈની સેવા લેવી નથી અને દાદા તમે લીલાની સાથે રહેજો દાદા તમે લીલાની સાથે રહેજો તો એમનું એવું સુંદર જ થયું કે કોઈની સેવા ન લેવી પડી છેલ્લે સુધી પોતાનું બધું કરી અને ગયા બરાબર તો મને એમ થયું કે આપણે રિલેટિવમાં બી આ દેહ છે અને દેહને જ્યાં સુધી મારા પણ વળગેલું છે કારણ કે એકદમ મારા પણ છૂટ્યું નથી મારા પણ છૂટી જાય તો પછી આ સવાલે નથી ઊભો રહેતો આપણને બરાબર જોવા જાણવામાં જ આવી ગયા પણ અત્યારે આપણું આ ફર્સ્ટ સ્ટેપ કેવું છે કે આ પૂતગલની સાથે પણ હજુ આપણું વળગડાપણું છે એટલે માટે આવા ભાવ કોઈને પણ થાય કે ભાઈ કોઈની સેવા પછી ભલે જે સંજોગ આવે એ તો સંજોગાત્મા નથી એટલે મારો હા તમે આખો લક્ષાર્થ છે હા તો કે અત્યારે તમે જે નક્કી કરશો એટલે એ નક્કી કર્યા પ્રમાણે થતું નથી એનાથી કંઈક જુદું જ આઈનું ભૂરે છે એટલે પછી એને એમ નક્કી થાય છે કે આ મેં અત્યારે કર્યું હતું શું ખોટું એને દાદા ઉપરથી હટી જાય છે ના ના ના જ્ઞાની મહાત્મા હોય ને દાદા પરથી હટી એટલે મૂળ લક્ષાર્થ આપણે આ કે સંજોગ જે પણ આવે એ સંજોગનો સંભાવે નિકાલ થાય એ લક્ષાર્થ પછી એ સેવા લઈને થાય કે સેવા લીધા વગર થાય આપણે જે નક્કી થાય છે તો કે એ અત્યારના વ્યવહારમાં જે આંટી પડેલી છે અત્યારના વ્યવહારમાં અણબનાવ પડે બનેલો છે એ અણબનાવ બનેલી વ્યક્તિઓની સાથે તમે રહેતા હોય એટલે નક્કી થાય કે આ કોઈની મારે સેવા લેવી ના પડે હા એટલે ત્યાં તો અભાવ ભાવ આવી જાય છે એ તો બધું એટલે એના આધારે નક્કી થઈ જાય છે મહાત્માઓને અભાવ ભાવ ક્યાંય ન હોય જોઈએ બધા સંજોગો તો પણ આવું બધું અંદર ભાવ રહે એના લીધે એને એક સ્ટેબિલિટી મળે છે ચોક્કસ કારણ કે એને આધારે એ આખું પાછળનું આ શારીરિક એની જે તકલીફો માનસિક તકલીફો છે ને એને એટલું એક બળ રહે છે કે ના આમાંથી મારાથી નીકળી જવાશે આપણા ભાવ એવો હોવો જોઈએ કે એ સંજોગ પૂરતા નહીં હંમેશા પણ કાયમ માટેના જે હોય એ કોઈ પણ સંજોગમાં કામ લાગે એ રીતના હોવા જોઈએ આપણા જે છે એ તો તાત્કાલિક સંજોગના આધારે નક્કી થયેલું છે સંજોગના આધારે સમજાય મૂળ જે આ ભાવ છે એ કોઈ પણ સંજોગ પછી સુખનો સંજોગ હોય દુઃખનો હોય ગમતો હોય ના ગમતો હોય એ દરેકમાં દરેક જગ્યાએ કામ લાગે એ રીતનું આપણું આ નક્કી પણ તો એ પાંચ આજ્ઞાની અંદર આ તો આ શું છે કે આ જે સંજોગ આવ્યો છે એનો જે સંજોગ આવ્યો છે ખ્યાલ આવ્યો હા બીજા કોઈ નવા મહાત્મા હોય ને કઈ વાત કરવી હોય કોઈ પણ મહાત્મા સમય છે એટલે છ વાગે પૂરું કરો સવારથી બધા વહેલા આવ્યા છે એટલે પ્રાર્થના કરવાની છે બીજું જય સચ્ચિદાનંદ ના આવતા શનિવારનો જણાવી દઉં હા આ શનિવારે પહેલો શનિવાર અહીંયા હતો એટલે આવતો બીજો શનિવાર કીર્તન કેન્દ્ર માં ત્રણથી સાતનો સમય છે ગુરુવારે જે પ્રમાણે સમય હોય છે એ પ્રમાણે છે અને આવતા રવિવારે સત્સંગ બંધ છે દાદરનો સત્સંગ બંધ છે બરાબર હોલનો સત્સંગ ચાલુ દાદાનો સત્સંગ બંધ છે હોલનો સત્સંગ ચાલુ કીર્તન કેન્દ્ર સનાતન સંસ્કાર કેન્દ્ર જૂ પર છે હવે દસ મિનિટ કીર્તન ભક્તિ કરશું ત્યારબાદ આરતી કરશું પછી પ્રસાદ લેવા જશું તે પહેલાં પ્રાર્થના બોલાવી લઉં શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્માને નમો નમઃ શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્માને નમો નમઃ હે વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન હે વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન હે વિતરાગ શાસન રક્ષક દેવી દેવતાઓ હે વિતરાગ શાસન રક્ષક દેવી દેવતાઓ હે વિતરાગ પંથે પ્રેરક માં શ્રી પદ્માવતીજી હે વિતરાગ પંથે પ્રેરક માં શ્રી પદ્માવતીજી હે નવ દુર્ગા સ્વરૂપ માતાજી હે નવ દુર્ગા સ્વરૂપ માતાજી અમારા હૈયાની આ ભાવના અમારા હૈયાની આ ભાવના અને પ્રાર્થના શ્રવણ કરી અને પ્રાર્થના શ્રવણ કરી અમારા અત્યંતિક મુક્તિના પરમ પ્રકાશક અમારા અત્યંતિક મુક્તિના પરમ પ્રકાશક સજીવન પ્રેમ મૂર્તિ સજીવન પ્રેમ મૂર્તિ શિવ સ્વરૂપ પરમાત્મા શિવ સ્વરૂપ પરમાત્મા વર્તમાને મૂળ કારણ નિમિત્ત વર્તમાને મૂળ કારણ નિમિત્ત પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજીને પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજીને તેમજ શ્રી જય સચ્ચિદાનંદ સકળ સંઘ સહિત તેમજ શ્રી જય સચ્ચિદાનંદ સકળ સંઘ સહિત દિવ્ય પવિત્ર આપ્ત પુત્રોને દિવ્ય પવિત્ર આપત પુત્રોને અખંડ તંદુરસ્તી સભર અખંડ તંદુરસ્તી સભર સંપૂર્ણ સ્વાસ્થ્ય અને દીર્ઘકાલીન સંપૂર્ણ સ્વાસ્થ્ય અને દીર્ઘકાલીન જગત કલ્યાણનું પરમ તારક નિમિત્ત બનવા માટે જગત કલ્યાણનું પરમ તારક નિમિત્ત બનવા માટે આપ આશીષના ફૂલો વરસાવશો આપ આશીષના ફૂલો વરસાવશો અને કૃપાના અમી સીચશો અને કૃપાના અમી સીચજો અમારી ભાવના મૂર્તિ મંત કરવા માટે અમારી ભાવના મૂર્તિ મંત કરવા માટે આપની દૈવી શક્તિઓને આપની દૈવી શક્તિઓને યથા યોગ્ય ઉપયોગ કરી યથા યોગ્ય ઉપયોગ કરી અમારા પર પરમ ઉપકાર કરશો અમારા ઉપર પરમ ઉપકાર કરશો જય સચ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આ પ્રાર્થનાના કાર્ડ નીચે મૂકેલા છે જે બી મહાત્માઓને જોઈતા હોય તો લઈ જજો અને ઘરેથી બી કનુ દાદાજીની તંદુરસ્તી માટે જરૂરથી પ્રાર્થના કરજો આવતા શનિ રવિ જ્ઞાન લબ્ધિ પર્વ કેલનપુરીમાં છે જે લોકો જવાના હોય તે રમેશ ગાંધી પાસે નામ લખાવજો જેથી ત્યાં રહેવાની વ્યવસ્થા કરવાની ખબર પડે પંદર સોળ ચોવીસ કલાકની કીર્તન ભક્તિ સંયમ સંયમધામ આપતપુત્રોના નિવાસ સ્થાને છે ખાસ બધાને લઈ આવો બસ બસ કરીને જય સચ્ચિદાનંદ કીર્તન ભક્તિ બોલીને પછી આરતી કરી દાદા ભગવાનના અસીમ જય જયકાર ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા જયકારો દાદા ભગવાનના સાચીમ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના એ હલો તાલે હલો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના હલો હલો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાન દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જય અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા જય હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવતીમ જય જયકાર ભગવાન જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના જય જયકારો દાદા ભગવાનના Dada Bhagwan Na Sim Jai Jai Karo Dada जयकारो राधा भगवान सिंह जय जयकारो राधा भगवान सिंह जय जयकारो राधा भगवान सिंह जय जयकारो राधा भगवान सिंह जय जयकारो राधा भगवान सिंह जय जयकारो राधा भगवान सिंह जय जयकारो राधा भगवान सिंह जय जयकारो राधा भगवान ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જય જયકારો દાદા ભગવાનના અસિંહ જય જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાન હો અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જય તાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો હે દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન સચ્ચિદાનંદ દરેક મહાત્માના અંદર બેઠેલા સિદ્ધાત્માના જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સુરત મુકામે કીર્તન ભક્તિ માટે રાખી છે તો મારા હાર્દિક આમંત્રણ છે બધા મોટા સમૂહમાં પધારજો મને બહુ આનંદ થશે જય સચ્ચિદાનંદ જે લોકો સુરતમાં કીર્તન ભક્તિમાં આવવાના હોય તેઓ નીચે પ્રવીણ અને જયસિંહ બેઠા છે એમની પાસે નામ લખાવી દે એટલે એમની ખબર પડે જય સચ્ચિદાનંદ આરતી જય સચ્ચિદાનંદ બધી આરતી આરતી લઈ લે પ્રત્યક્ષ Música પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ દાદા ભગવાનની વર્તમાને મહાવિદેહી ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદેહી ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું જય શ્રીમંદર સ્વામી પ્રભુ તીરતા મહાવિદે ક્ષેત્રે વિચરતા પુરંદર સ્વામી દાદા ભગવન સાક્ષીએ પહોંચાડું નમસ્કાર સ્વામી પહોંચાડું નમસ્કાર પ્રત્યક્ષ પડ પામું પ્રત્યક્ષ પડ પામું ಸಿಮಂದರ ಸ್ವಾಮಿ Krishna પોષાય જગે પોષાય ના પોષાય જગે પ્રિયા મા કરતા જય દાદા ભગવાન પ્રીતિ આરતી દાદાની કેવળ જ્ઞાન પામે દાદા કેવળ જ્ઞાન પામે સ્વસંવેદન શર वेदन सति प्रमाण प्रकाश स्वयं जय दादा भगवान् ज्योति आरति दादानी अडी कथा पकरे दादा अडी कथा पकरे ज्ञान ज्ञान विन कल्याण भावभावे वैदानसाु हृदय कमलमा दादा जूर्त मोक्षनि ज्ञानवति प्रार्थ सिद्ध मन्दिरनि तन्दुरस्ति प्रार्थ सिद्ध तन्दुरस्ति प्रार्थ सिद्धमा ശരീരനീ തന്നു അസ്ഥി പ്രാർത്ഥുക സിദ്ധ മന്ദിരനീ തന്നു അസ്ഥി പ്രാർത്ഥു La la la for અહો દાદાના વારસ અહો દાદાના સુરવીર તારે લાવજો સુરવીર તારે લાવજો કાયર બનો ના કોઈ દી કાયર બનો ના કોઈ દી કષ્ટો સદા કંપાવજો કષ્ટો સદા કંપાવજો રે સિંહના સંતાનને રે સિંહના સંતાને શિયાળ શું કરી શકે શિયાળ શું કરી શકે મરણાંત સંકટ મેટકે મરણાંત સંકટ મેટકે ટેક ટેકના ધરનાર છે ટેકના ધરનાર છે જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વના જીવોનું સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમ સૌ મહાત્માઓને અમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો પરમ